संवेदनाओं के पंख ब्लॉग की एक, और पेशकश दिव्य दृष्टि दिव्य दृष्टि के श्रव्य संसार में हम लेकर आए हैं गुजराती श्रोताओं के लिए प्रशांत दयाल की पुस्तक जीवती वार्ता में से एक गुजराती कहानी માણસ વિનાનો મેળો ગમે છે કારણ ત્યાં એકલા પડી જવાનો ડર નથી ભૂમિ કોલેજમાં આવી હતી તેને રોજ બસ પકડી કોલેજ જવું પડતું અમદાવાદના છેડે આવેલા ગોતા ગામમાં ભૂમિ અને તેના મમ્મી પપ્પા રહેતા હતા તેના પપ્પા અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ ડ્રાઈવર હતા અને રિટાયર્ડ થયા હતા તેમને સમજાતું હતું કે તેમની દીકરી રોજ બસ પકડી કોલેજ જાય છે અને ઘરથી કોલેજ બહુ દૂર છે તેથી તેમણે ગોતા ગામનું ઘર છોડી નવા વાડજમાં આવેલા શ્રીનાથ અપાર્ટમેન્ટમાં રહેવાની શરૂઆત કરી હતી ભૂમિ તેના મમ્મી પપ્પાનું એકમાત્ર સંતાન હતી તેની મમ્મી ઓછું ભણેલી હતી પણ ખૂબ સમજદાર હતી ખરેખર તો સ્કૂલના શિક્ષણ અને સમજને કોઈ સંબંધ હોતો નથી નહીતર ડિગ્રીધારીઓના જીવનમાં સમસ્યા જ ન હોત માણસ પોતાના જીવનને કઈ રીતે જુએ છે તેના ઉપર તેના સુખ અને દુઃખ નક્કી થતા હોય છે વાસ્તવમાં તો માણસ જેને સુખ અથવા દુઃખ કહે તે બંનેની હાજરી તેના જીવનમાં હોય જ છે ભૂમિ અને તેની મમ્મીનો સંબંધ માં દીકરી કરતા વધુ સખીનો હતો છતાં જ્યારે ભૂમિએ તેની મમ્મીને એમ કહ્યું કે તે હિતેશ સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે તેની સખી જેવી માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને તે વાત બિલકુલ મંજૂર નહોતી હિતેશના સ્વભાવ કે ચરિત્ર સામે ભૂમિની મમ્મીને કંઈ વાંધો નહોતો કદાચ હિતેશ તેની ઉંમરના યુવાનો કરતા વધુ સમજદાર હતો તે પણ ભૂમિની જેમ જૈન પરિવારમાંથી જ હતો તેમ છતાં ભૂમિના મમ્મી પપ્પા ભૂમિ हितेश साथे लग्न करे ते वात साथे सम्मत नहोता हितेश पण श्रीनाथ अपार्टमेंट मां रहतो हतो भूमि ना परिचय मां ते ए माटे जाव्यो ते खूब नानो हतो त्यारे तेरी मम्मी मृत्यु पामी हती तेना कारणे तेना करता मोटी बहन ने एक संबंधी दत्तक लीधी हती જ્યારે હિતેશ અન્ય કોઈ સંબંધીના ઘેર રહી મોટો થયો અને હોસ્ટેલમાં રહી દસમા સુધી ભણ્યો હતો અભ્યાસ બાદ તે પોતાના પપ્પા સાથે શ્રીનાથ અપાર્ટમેન્ટમાં રહેવા માટે આવ્યો હતો અને મકાનની દલાલીનું કામ કરતો હતો હિતેશ અઢાર વર્ષનો હતો ત્યારે સુરતમાં નોકરી કરવા ગયો હતો તે વખતે અકસ્માતે ઇલેક્ટ્રિકની હાઈ લેવલ ટેન્શન લાઈનને અડી જતા ગંભીર રીતે દાજ્યો હતો જેમાં તે બચી તો ગયો પણ તે એટલી ખરાબ રીતે દાજ્યો કે કોણીથી તેના બંને હાથ કાપી નાખવા પડ્યા હિતેશને હાથ નહીં હોવાને કારણે જ ભૂમિની મમ્મી હિતેશ સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી આપવા તૈયાર નહોતી તેની મમ્મીની વાત ખોટી પણ નહોતી કારણ કે ભૂમિને કોઈ ખોટ તો હતી નહીં ત્યારે તે પોતાની દીકરીને શા માટે હિતેશ સાથે પરણાવે જે વાત સામે ભૂમિની મમ્મીને વાંધો હતો તે જ વાત ભૂમિને સ્પર્શી ગઈ હતી હિતેશને બંને હાથ નહોતા છતાં તેનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો તે સોસાયટીમાં સાયકલ લઈ નીકળતો અને તે પણ ડબલ સવારી તે કાયમ હસતો રહેતો હતો તેના ચહેરા ઉપર ક્યારે પોતાના હાથ નહીં હોવાનો અફસોસ કે લાચારી દેખાતા નહોતા હિતેશની આંખ મારી ભૂમિને તેની નજીક લઈ આવી અને પછી તે બંને મિત્રો બની ગયા જેમ જેમ દિવસો જતા તેમ તેમ ભૂમિને લાગતું કે તેણે ક્યારે આવો યુવાન જોયો નથી કદાચ દુનિયાને પહેલી નજરે ન ગમે તેવો હોવા છતાં હિતેશમાં એવી અનેક બાબતો હતી જે બીજામાં નહોતી ભૂમિને હિતેશ ગમવા લાગ્યો પણ તેનામાં પ્રેમનો એકરાર કરવાની હિંમત નહોતી પરંતુ એક દિવસ હિતેશે સામેથી જ પૂછ્યું ભૂમિ તું મારી સાથે લગ્ન કરીશ ભૂમિના મમ્મી પપ્પાનો કોઈ દોષ નહોતો દરેક મા બાપ આવું જ કરે તેના કારણે ભૂમિ અને હિતેશે મંદિરમાં જઈ લગ્ન કરી એક નવા સંસારની શરૂઆત કરી પહેલા થોડા મહિના તેના મમ્મી પપ્પાએ અબોલા રાખ્યા પછી તેમણે પોતાની દીકરીના નિર્ણયને સ્વીકારી લીધો હતો ભૂમિના આગમન પછી હિતેશના પપ્પા પણ ખૂબ ખુશ હતા તેમણે તો ક્યારેય કલ્પના કરી નહોતી કે તેમને ભૂમિ જેવી પુત્રવધુ મળશે ભૂમિ અને હિતેશ ખૂબ ખુશ હતા કારણ કે તે એકબીજાને પ્રેમ કરતા હતા બહુ ઓછા લોકોને પ્રેમનો ખરો અર્થ સમજાતો હોય છે પ્રેમનો અર્થ છે એકબીજાની માનસિક સંભાળ લેવી અને તે બંને એકબીજાને સંભાળતા હતા લગ્ન પછી ભૂમિએ ઘર ચલાવવામાં કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હિતેશનો ધંધો તો ઘેર બેઠા જ ચાલતો હતો સાંજે ભૂમિ ઘેર આવે ત્યારે હિતેશ બધી રસોઈ તૈયાર રાખતો અને ભૂમિને ગરમ ગરમ રોટલી જમાડતો હતો ઘણા પુરુષો આવું કામ કરવામાં નાનમ અનુભવતા હોય છે પરંતુ બંને હાથ નહીં હોવા છતાં હિતેશ ઘરની જવાબદારી ઉપાડતો હતો ભૂમિને સારા દિવસો જતા હતા ત્યારે તો હિતેશ તેની ખૂબ સંભાળ લેતો અને તેને નિયમિત ડોક્ટર પાસે લઈ જતો ભૂમિને સાતમો મહિનો જતો હતો તે દિવસે તે એકલી ડોક્ટર પાસે ગઈ કારણ કે તેની તબિયત થોડી નરમ હતી ડોક્ટરે તેનું બ્લડ સેમ્પલ લીધું પણ તેનો રિપોર્ટ જોયા પછી ડોક્ટરનો ચહેરો ફિક્કો પડી ગયો ભૂમિને તે વાત સમજાતી હતી તેણે ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર કોઈ પ્રોબ્લેમ તો નથી ને ડોક્ટરે ના તો પાડી પણ પછી તરત કહ્યું તમારા પતિને બોલાવી લો થોડી વારમાં હિતેશ ત્યાં આવી પહોંચ્યો ડોક્ટરે તેનું બ્લડ સેમ્પલ લીધું અને જે શંકા હતી તે સાચી પડી ડોક્ટરે પોતે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતા બંનેને કહ્યું જુઓ તમે બંને એચઆઈવી પોઝિટિવ છો આ સાંભળતા ભૂમિ પોતાના આંસુ રોકી શકી નહીં ડોક્ટરે હિસ્ટ્રી તપાસી તો એવો અંદાજ આવ્યો કે જ્યારે હિતેશને અકસ્માત નડ્યો ત્યારે તેને પચીસ બોટલ બ્લડ ચઢાવ્યું હતું સંભવ છે કે ત્યારે આ મહારોગની એન્ટ્રી થઈ હશે આ બહુ નાજુક તબક્કો હતો હિતેશ ભાંગી પડ્યો પણ તેણે ક્યારેય પોતાના ભાવ ચહેરા ઉપર આવવા દીધા નહીં ભૂમિ અને હિતેશની દવા શરૂ થઈ અને ભૂમિએ સિઝેરિયન દ્વારા રિયાને જન્મ આપ્યો પરંતુ ભગવાનની કૃપાથી તે એચઆઈવી નેગેટિવ હતી હિતેશમાં એક જુદી જ પ્રકારની તાકાત હતી તેના કારણે જ ભૂમિએ પણ ડર્યા વગર પરિસ્થિતિ સામે લડવાનો નિર્ણય લીધો ભૂમિ નોકરીએ જતી અને હિતેશ રિયાને ઘેર સાચવતો હોવાથી રિયા અનેક વખત હિતેશને મમ્મી કહી બોલાવતી હતી ધીરે ધીરે રિયા પણ મોટી થવા લાગી એક દિવસ ભૂમિ અને હિતેશ કોઈ કામ માટે સિવિલ હોસ્પિટલ ગયા હતા ત્યારે તેમની મુલાકાત એડ્સના કાઉન્સલર શ્રદ્ધા બહેન સાથે થઈ અને ત્યારે તેમને લાગ્યું કે અમદાવાદમાં તો તેમના જેવા અનેક પોઝિટિવ દર્દીઓ છે પણ નિરાશ અને એકલા છે આ જાણતા જ હિતેશના મનમાં એક વિચાર સ્ફૂર્યો અને તેણે આધાર નામની સંસ્થા શરૂ કરી આ દસ સભ્યોમાંથી શરૂ કરેલી સંસ્થામાં આજે સાડા પાંચસો સભ્યો છે આધાર શરૂ કર્યા પછી હિતેશના જીવનની દિશા બદલાઈ ગઈ અને તે બીજા માટે જીવવા લાગ્યું બીજા માટે જીવવું ખૂબ કઠિન હોય છે કારણ કે ત્યાં પોતાની જાતને મારવી પડે છે અગિયાર ઓગસ્ટ બે હજાર પાંચ તે રાત્રે હિતેશને ખૂબ શ્વાસ ચડ્યો હતો સવારે ભૂમિ તેને હોસ્પિટલ લઈ ગઈ ત્યાં તેને તપાસી ડોક્ટરે એડમિટ કરવાની સલાહ આપી હિતેશને એડમિટ કરી ઓક્સિજન માસ્ક પહેરાવ્યું તે બેઠા બેઠા જ સૂતો હતો કારણ કે આડો પડે તો શ્વાસ ચડતો હતો આવી સ્થિતિ સતત બે દિવસ રહી ભૂમિને લાગ્યું કે આમ બેઠા બેઠા હિતેશની કમર રહી જશે માટે તેને સુવડાવવા માટે પ્રયત્ન કર્યો ત્યાં જ તેણે ભૂમિના ખભા ઉપર માથું નાખી દીધું હતું ભૂમિએ ડોક્ટરને બૂમ પાડી અને તે આવ્યા પણ ખરા પરંતુ હિતેશ ચાલી નીકળ્યો નાનકડી જિંદગીમાં ભૂમિએ કુદરતને અનેક સ્વરૂપમાં જોઈ હતી હિતેશ તો ચાલ્યો ગયો પણ હજી ભૂમિએ પોતાની ભૂમિકા ભજવવાની બાકી છે ભૂમિ એકલી જરૂર છે પણ થાકી નથી તે હવે રિયાના પપ્પા થવાનો પ્રયત્ન કરે છે હું ભૂમિને મળવા ગયો ત્યારે તેણે મને વિનંતી કરી કે અમારી જીવતી વાર્તા લખો ત્યારે મારું કે હિતેશનું નામ બદલતા નહીં કારણ કે ભૂલ અમે નહીં કુદરતે કરી છે ત્યારે શા માટે અમે માથું નીચું કરીને જીવીએ આ હતી પ્રશાંત દયાળ દ્વારા લખેલી જીવતી વાર્તા વાચક સ્વર ભારતી પરિમરી